આપણે પદ ને શું કરવું છે આપડે હું જ્ઞાની જોયું ઓછું પદ છે અને તે આખા જગત નો સિત્તેર રૂપિયા જ્ઞાની છે કેવું હતું લઘુત્તમ પુરુષ છે પછી આથી મોટું પદ કર્યું જે લઘુત્તમ નું પદ પર ક્યારેય પડી ના દેવાય એવું મોટું પદ કેવું બોલતા બરોબર ગમે તે માણસ ભગવાન નું નામ લઈને ચડી બેઠા દુકાન પબ્લિક પર ભયંકર જોખમ છે આજે ભગવાન નામ લેવડાવે ને એમને ભગવાન શબ્દ લખવાનો અધિકાર નથી શબ્દ બોલવાનો અધિકાર નથી પણ લોકો ભગવાન જુદા કોનોટેશન માં વાપરે છે લોકો ભગવાન એટલે આ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ આ ભગવાન એટલે ગોડ ના અર્થમાં સમજે છે અને એ મનુષ્ય છે એટલે લોકોને આ ઊંધી ઊંધી ચક્કર માં ચડે છે હા એટલે ગોડ ક્રિએટર નથી ક્રિએટર હોય એવું લોકો સમજે લોકો જો અમેરિકા બનાવ્યું ભગવાન ભગવાન એ ભગવાન આપડે પેલા પેલા સંસ્કૃતમાં ભગવાન તરીકે ભગવાન એટલું સારું છે એટલું સારું જેવું પોતે દાદા ભગવાન નથી એ તો આ છે કે આ લોકો ગાળો બોલે છે મને નહીં ચોટતી ભગવાન નથી ચોટે જો મને ચોટતી હતી મને એની ગાડી વળતી હોત તો હલકા પ્રકારની નરગતિ હોત પણ ભગવાન ને જો ભયંકર જો મારી જાય નરગતિ જઈ મત નથી ગાળો બદલાય મને કોને કરવાનો નથી મેં ચોખ્ખું મને કોણ કરવાનો નથી આ દાદા ભગવાન ના દે અને આ જ્ઞાન ઉપર થોડો ના વર્ષ આ જ્ઞાન એ ચોવીસ થી થઈ ભેગું વિજ્ઞાન છે શું છે મને મને મને ખરાબ કહેશો ગાળો દેશે ચાલશે પણ જ્ઞાન ને ના દેશે આ જ્ઞાન ઉપર આવરણ ના થયેલા શું કહ્યું એ તો નથી કરતા જ્ઞાનની વિરાધના નહીં કરતા દાદા ભગવાનની વિરાધના તલ્લી ભાવ ને ભગવાન એ વગર સમજે પણ વગર સમજે કઈ આપણે આ સમજણ આ સમજણ થી આમાં પડે તો ફળ આપે ને ના તો એવું ભગવાન દેવતા નું પરંતુ આપ ભગવાન તો આપ તો છપાતા નથી પણ ભક્તો છપાવે પણ ભક્તો ભગવાન શબ્દ છપાવે નહીં તો વાંધો શું ભગવાન દાદા ભગવાન જે છે એ આજે પેપરોમાં કે બધે છપાવે છે એ આપ તો નથી છપાવતા પણ આ ભક્તો છપાવે છે તો ભક્તો દાદા ભગવાન એ શબ્દ ના છપાવે તો વાંધો શું હોય ના ભક્તો ભક્તો છપાવતા નહીં આપણે ભક્તો આ ભક્તો તો એવા નવરાત્ર નથી નવરાત્ર છે ને ત્યારે જગત વધી જગત ને વધી નાખશે એટલું બધું લખશે એક એક જરી એક એક જરી કથની લખે તો જગત વાંધે જાય કેવું છે પોતાનો પોતાનો અનુભવ લખે દરેક માણસ પોતે ધબા રહે દુનિયા અજાય થઈ જાય પણ દાદા આપણે કહીએ દાદા આપણે કહીએ ધોળકિયા તો ભગવાન જેવા ખુશ થઈ જાય પણ કોકને કહેવાનું થયું તો ના ખુશ થઈ જાય પુસ્તકો મફત અપાય દસ ચાર લાખ પહેલા તેના પુસ્તકો મફત અપાય શેના માટે કે આ જગતમાં જ્ઞાન બધું પહોંચે બધે આ વિજ્ઞાન પહોંચાડવા માટે લાખો રૂપિયાનો પુસ્તકો દસ સાલ મફત અપાય અને બ્રહ્મચર્ય પુસ્તકો કોઈ દાડો હિન્દુસ્તાનો બહાર પડ્યું નથી એવું બ્રહ્મચર્ય પુસ્તક અહીં બહાર પડ્યું તે વાંચીને લોકો છે તે બ્રહ્મચર્ય પાળવા સ્ત્રી પુરુષ બંને બ્રહ્મચર્ય પાળવા માટે આવે કારણ બ્રહ્મચર્યનું પુસ્તક લખાયું નથી હિન્દુસ્તાનમાં જે બ્રહ્મચારી થઈ ગયા એ કહેવા રહ્યા નથી જે બ્રહ્મચારી થઈ ગયા ખરા તે કહેવા રહ્યા નથી અને જે બ્રહ્મચારી નથી તે બોલ્યા નથી શુદ્ધ બ્રહ્મચર્ય વાળા છે નહીં તે બોલ્યા નથી બ્રહ્મચર્ય વાળા ઓછું બોલ્યા નથી ઢોકી ઢોકી બોલે બ્રહ્મચર્ય ભાવ તે આપણે ભૂલ નહીં કર્યું બધું બ્રહ્મચર્ય આખું મોટું પુસ્તક આઠ પાનનું પુસ્તક લખ્યું બ્રહ્મચર્ય ઉપર એ પુસ્તક પુસ્તક આપ્યું નહીં ભાઈ કે નહીં અને લોકોની સમજમાં પણ ના હોઈ શકે શું કે એટલું જો સમજમાં હોત ને તો જ્ઞાન સમજી ગયો કે આશરે આશરે ચાલે આગળ કારણ કેટલું આપણા એમનેમ થાય છે ફ્રી ઓફ પણ તેના આધાર આધારિત પડે આજે શું ખાઈ ખાઈમાં આવશે ખબર કોઈ ના આવે ખાય છે વધુ વધુ ખાય છે તેના આધારે વસ્તુ આવી જઈ એનું સમાધાન હોય છે નહીં એ કરવું પડે લોકોને બધું સમાધાન એટલે હોય છે સમાધાન છે હોય છે કર્મકાંડ સવારના પોર માં ઉઠવું નાવું ધોવું પાઠ પૂજા કરવી કઈ વાંચવું અને પછી દૈનિક કાર્યમાં પ્રવર્ત થવું એ જે આખો ખ્યાલ આવી ગયો છે ને એ સંપ્રદાયોની અંદર બેસી ગયો સંપ્રદાયમાં એ બધું બેસી ગયું છે એવું છે ને સંપ્રદાય માં એ બધું કઈ ગયું સંપ્રદાય વગેરે આપણા ગરમ પ્રદેશ છે ગરમ પ્રદેશ એટલે આ બધી તો કરી અને બીજું એ કે દેહની શુદ્ધિ વગર મનની શુદ્ધિ થાય નહીં એકદમ સીધી દેહ ના થાય એ જ્ઞાનની વાત જુદી છે અને આ લોકોનું તો દેહ શુદ્ધ હોય તો મન સારું રહે એટલે નારા ધોરણ બધી બધું બરોબર બરોબર ને એને શુદ્ધિ કહે છે તમારી ના નથી એટલે આજે તમે સાત વાત સાત વાત કરો છો એનું પૂછો ને સાત વાત ત્યાં કે દાદામાં સાત વાત છે હવે એ સાત વાત અવડે પૂરતો શબ્દ વાપરે છે પણ એ પોતે હું સમજે છે એ કઈ કેતો નથી કેમ વાપરું દાદા વાપરું એટલે કોઈ ધર્મનો કોઈ ધર્મના પ્રમાણને ન દુભાવે કોઈ ધર્મનું પ્રમાણ હોય તે દુભાય નહીં હા એનો એક્સેપ્ટ ના કરે એક્સેપ્ટ વાત સ્વીકારવું કશું બરે જ નહીં હા એને મૂળ હતા અને આપડે તો બધી ના બધા ધર્મ ભેગા થયા પણ કોઈને મનમાં એમ ના લાગે કે આ પક્ષપાતી બોલે એટલે કોઈ ધર્મ પ્રમાણ નથી જેટલા પ્રમાણ સત્ય હોય એટલા પ્રમાણમાં એને કે બીજા જેટલા પ્રમાણ અસત્ય હોય છે એટલા અસત્ય પણ છે શું પ્રમાણ ઉભા નહીં મુસ્લિમો કે છે કે સંસાર કરવો એ ધર્મ છે તે આપણાથી ના ના તો મુસલમાન બકરીને બકરી ઇજ્ઞારે હલાલ કરે છે એ લોકો પુણ્ય માને છે આપણે એને પાપ સમજીએ એવું નથી યજ્ઞમાં માં આપણે ક્યાંય કે અશ્વ અશ્વ પશુ બલિ આ બધા અપાતા હતા અશ્વનો કાપી નાખતા એટલે આપણા યજ્ઞો તો થતા જ આપણે ત્યાં છે અને એ પ્રમાણે સેક્રિફાઈસ અપાતો એટલે જેની જેવી માન્યતા એ આખો એક પરિવાર ઉભો જે છે કે જે બકરાને જે બકરી ને એ લોકો કાપે એને એ લોકો ધર્મ કે આપણે અધર્મ પુણ્ય માની એ લોકો આપણે પાપ માનીએ ત્યારે ધોળકિયા સાહેબ એમ કે છે કે આપણામાં પણ યજ્ઞમાં નો વધ કરતા હતા બકરી બકરી વમતા હતા એ બધું આપણામાં પણ છે આ લાલચુ બ્રાહ્મણો બધા કર્યા છે મમતા ના લાલચુ તે પડી ગયેલી એટલે એને કાયદાનો દુરુપયોગ કર્યો કોઈ જીવને મારવાનું તો હોય હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ સ્વીકારતો જ નથી મારવાનો અને જૈન ધર્મ સ્વીકારતો અને એનો દુરુપયોગ કર્યો છે એટલે આ જેટલે કોકડો એવો દુરુપયોગ કરેલો ભાઈ જેટલે કોકડો આ ખરી રીતે હજ એટલે આ જન્મા ને કહેવાય છે આ જન્મા ડાંગાને જે ડાંગર ઉભી શકે નહીં એવી પાંચસો વર્ષની હોય તેને સુધા અમારી નાખી સાચો તેના બદલે આ લોકોએ બોકડો મૂકી દીધો કારણ ખાવા લાલતો થઈ ગયા માં શું ના સગવડીઓ ધર્મ કરીને સગવડ જ પહેરી દીધી આ લોકોએ નેવું ટકા ને જગતના નેવું ટકા ને આની આરે કોઈ નિસ્બત નથી આપની વસ્તુ આવે આ યજ્ઞ પશુ બલી ને મારવું ને એમાં કોઈને હા કોઈને એમાં ને આ લોકોએ ખાવું પીવાનું પડી ગઈ તે કબીરા જેવો સાચું બોલે શું કબીરો સાચું બોલે બિચારો એક જગ્યાએ એક જગ્યાએ બધા બ્રાહ્મણો બધા કરતા હતા એક મોકળો બોલતો બોકળો ઉભો રાખેલો અને લાલ ગંગા ગયેલો અને કબીર સાહેબ ત્યાં નાવા જાય કબીર સાહેબ જોયું કે બ્રાહ્મણો બધા બોગડા મારી નાખ્યું મારી નાખ્યું ત્યારે એટલે એમ લાગે એટલે ત્યાં જઈને કે દેશ એ આ શું કરી રહ્યા છો તમે ક્યાં છે આ શું કરી રહ્યા છો તારે શું કામ થઈને આવે ત્યાં શું કરે ત્યાં આ તમે શું કરી રહ્યા છો આ બોકડાને શું કાંઈ છોડી દઈ હતી બીજું બધું તમે કર્યા કરો કારણ કે બોકડાને તો અમારે એકદમ ઊંઘવાનું છે તારે શું લેવા દેવા છે હાલ કયા શાસન ના આધારે કહો છો હાલ લખ્યું હતો તો દુરુપયોગ કર્યો શું કર્યું બધું સાહેબ કબીર સાહેબે કહ્યું કે બોકડાને શું ફાયદો આવું અગ્નિઓ કથક મળે એનો બોકડાને શું ફાયદો થાય કે છે બોકડાનો સર મળે કે શું કે છે ઘર બાપા હોય તેમ ઘર બાપુ જાય આવું હાથું બોલું માર્યો પણ બહુ માર્યો એકલો કોઈ એનો પ્રશ્ન નહીં ને સર પર તેના દુઃખો ભોગવી ભયંકર દુઃખ જાનવરમાં જાય છે ગાય અમે બધા ભોગવી રહ્યા આ બ્રાહ્મણો ભોગવતા નથી ભોગવતો અમે બધા ભોગવીએ છીએ એ તો આપણે ભોગવીએ છીએ આપણા દરેક પોતાના દરેક પોતાના કર્મના દરેક ભોગવતો અમે ભોગવ્યું દરેક એમના માટે વિચાર સુધરે બહુ સુધરી ગયા હા તો ભૂલ ભૂલ પર ચાલે ભૂલ પર ચાલે એવું નથી મારી મારી હજી બલી ની પ્રથા ચાલુ છે કલકત્તામાં મહાકાલી વધારે છે ને નેપાળમાં તો પેલો નારિયેળની જગ્યાએ મરબૂત વધારે કરે જેવું નથી ત્યાં માતાજી હા બસ વસ્તુ છે માતાજી વિરાટ આપડે બી નહીં ખરું આપડે અરવિંદ ઘોષે લખ્યું છે કે જીવનનો મોટામાં મોટો પસ્તાવો આ છે કે મેં બકરીની માતા વધેરવાની માની એને લખ્યું છે બકરી આપી આવેલા કાળી માતાની વિવેકાનંદ પણ માનેલી માતા વિસરવા આ ટાઈમ પ્રમાણે થાય એવોના અમુક પ્રકાર છે ને આપણે બહુ ટીકા કેમ સાહેબ મને એ ખ્યાલ નહીં આવ્યો હું તમારા પહેલેથી હિયારો હા બરોબર તો પૂછ કરવા હશે નિરામિતમાં પૂછતા કે આમિતમાં પણ એ આમિત અને નિરામિત મને ખ્યાલ નથી કારણ આપણે ભાજપા એમ કહી શકીએ કે આવું ના હોવું પડે શું કરવું વ્યક્તિગત એમાં ના પડવું એમાં ના પડાય એક ભગવાન એક દેવ દેવી અત્યાર વગર જોયા જ નહીં અમે ગ્રેજ્યુએશન બરાબર ગ્રેજ્યુએશન છે એનો દાદા મોહ છે ને એ સ્વર્ગ ની લાલચ છે સ્વર્ગ અને નરક નો ભય આ બે જે ઉભા કર્યા સ્વર્ગ અને નરક એમાંથી આ ઉભું થાય ના એને ઉભું યજ્ઞ કરનાર નથી યજ્ઞ ને આરંભ કરનાર નથી ધર્મ ધર્મ લેવા દેવા નથી સમજું ને એ તો મહાન પુણ્ય નો શ્રેય છે ભૌતિક માટે છે હા આનાથી તો પચાસ પડે વાતાવરણ કરે કોલેરા કોલેરા પાટી નીકળે જાય વરસાદ પડે વરસાદ હવામાં વાયુ છૂટે છે એ વાયુ ભેગું થયેલું અને એને આગળ ભેગું રહેતા ચાલુ પડે એટલે આપણે વાંધા ના ઉઠાવાય પણ આ ના કરો ભાઈ બની ના કરો બરાબર નથી એટલું કહી શકો વાંધો ના થાય ના થાય અને સુવર્ણ આપવા જાય ઊંચો કરી જાય બધા જગ્યાએ ડિફરન્સ છે બધા દેવી કહેવાય ખોરાક થી કે સત્તા જતી રહે એવું નથી ખોરાક થી સત્તા જતી રહે એવું કશું નથી ખોરાક એ ડિફરન્ટ વસ્તુ છે પણ ત્યાં આમાં ક્યાંય વાતચીત સમજવી હતી દાદા કે પેલો છોકરો જેને હોટલ ની અંદર જવાની વાત આવી હું અત્યારે જે કઈ છું એ મારા ઉદય કર્મો છે ગયા જન્મના એ ભૂતકાળ આવતો જન્મ મારા અત્યારના કર્મોનો હશે તો અત્યારે કયા કર્મો થતા હશે કયા ભાવ કર્મો કેવી રીતે બંધાય ભાવ કર્મો છે ને આધારે બંધાય કે અત્યારે જે કર્મ કરે છે હોટલમાં જાય છે ખાય છે અત્યારે હોટલમાં જઈને ખાય છે એટલે અત્યારે જે પણ કઈ કર્મ થાય છે એ ગયા ભાવના ભાવ કર્મ ને આધારે થાય છે ભાવ કર્મ શેના આધારે બંધાય છે હું જે કઈ છું એ અત્યારે ઇફેક્ટ છે હું આવતા જન્મમાં આવીશ એ અત્યારે કંઈક કર્યું એની ઇફેક્ટ અત્યારે હું જે કયા ભાવ કરું અથવા ભાવ કયા આધારે બંધાય સાથી બંધાય કઈક સંજોગોમાં ગયો અને પેલું શું કે છે જોવાનું કર્યું છે જોયું ના હોય તે જોયું એટલે કે એને ભાવ થાય કે હું આવું લાવી લાઈ દેવો ભાવ થાય એ ભાવ પછી ઘણા કાળ પાકે તારે દાદા એવું તો ઘણા માણસો ભાવ કરે કોનો રાજા થવું કે પ્રેસિડેન્ટ થવું બધા એવો વિચાર કરતા હોય છે મોટો માણસ થઈ ગયો પ્રેસિડેન્ટ થવું ને ડોક્ટર થવું નહીં કે એ ભાવ કેમ નહીં પડતા ઘડામણ તો મોટા મોટા ભાવ કરે કે હું રાજા છું તો પછી ડેબિટ ના આધાર લઈને ડેબિટ હોય તો જે તમારા ભાવ હોય ના થાય અવરું થાય ગ્રાઇન્ડ હોય પાપ પુણ્ય ના આધારે બધું છે એવું કરું બધું પાપ પુણ્ય ના આધારે જ છે હા પણ એની ભાવના હોય તો ભેગું થાય ના ભાવના હોય ના અમને કશું જો જો ઘડિયાળ ભેગો નથી રેડિયો ભેગો છે ઊંચામાં ઊંચી ભાવના જગત કલ્યાણની મારા તો પૈસા ઉભરાતા નતા ચાલુ ગાડું કેવાય ગાડું ચાલુ દસ બસ સારા હોય પણ અમે તો સરપ્લસ બધા ધનના ઢગલા બધા ઢગલાઈ બગડ્યું પણ તે આયુર્વેદ આમ તો લાવી શકીએ કંટાકનો ધંધો હતો લાવી શકીએ અઠાઈ બની હું પચી વર્ષની ઉંમરે જ કંટાકનો ધંધો કરતો લાવી શકીએ મને મોટું એમ લાગે આ લાગ્યા કરે આ લોકો કેવા ગયા આગળ વધારે બધે આમ ચાલે આ માર્ગ આવી રીતે રીતે ઉતારે છે સંસ્કાર નાખે છે દેશને એ એ વસ્તુ પછી એટલી સ્પીડથી સંસ્કાર આવે કરી નાખે એવો વિચાર આવ્યો તો એવું થવાનું છે આ સાધનો આપણને સંસ્કાર સાધન મોટા છે હે આ સાધન બહુ મોટા છે હા ના એ સાધનો જે આપણે નાશ કર્યો તે સાધનો આપણને સાધનો બહુ મોટા સરસ સાધનો તો આમ આમ રોજ ઉપદેશ આપીએ આમ ધારાવાળે પેપર ધારાવાળે એક પેપર અમે સાધના જોયા ને પાછળ સાધન કેવા મોટા ની લડાઈ પૂરી થઈ મહાભારત ની એટલે પાંચ જ જણા બચ્યા અને એક કૃષ્ણ ભગવાન ભગવાનને એકબીજા મેમ્બર એટલે કૃષ્ણ ભગવાન ભગવાને કહ્યું કે હવે તમે ભીષ્મ પિતામહ પાસે બોધ લેવા જાઓ બરાબર ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અમને તો આપના મુખેથી બધું સાંભળવું છે એટલે ભગવાને એમ જવાબ આપ્યો કે મારી પાસેથી તમે કંઈ સાંભળશો એમાં તમને આશ્ચર્ય નહીં થાય જ્ઞાન નહીં થાય કેમ કે તમે મને ભગવાન માનો છો એટલે હું જે કહીશ એ તમે સ્વીકારી લેશો એટલે તમને જ્ઞાન નહીં થાય હવે જ્ઞાન પામવું હોય તો તમારે ગુરુ પાસે જવું જોઈએ તો એનું શું મહત્વ દાદા એનું મહત્વ શું જ્ઞાન ગુરુ પાસે જ મળે અને એ જ ઉપયોગી થાય જ્ઞાન ગુરુ પાસે છે એ કે ગુરુ ગુરુ અને પીડી કહીએ કે તમે ભીડની મારફત આવો એકદમ નહીં કુદીન કરાય શું કે છે એકદમ નહીં પકડી નહીં શકો એટલે મારફત આવો ગુરુ એટલે સીડી ફર્સ્ટ એવું કહેવા ના એમ કે છે કે હું જે કહીશ એ તમને સાચું માનવાના સાચું માનવ કે તમારે જ્ઞાન એવું જ હોય કે તમે આશ્ચર્ય પામો તમારે જ્ઞાન આશ્ચર્ય અને આશ્ચર્ય પામતા પામતા જે પચી જાય અને આ સીધું જ્ઞાન કામ થાય ને મેં તમને સીધું જ્ઞાન નહીં આપ્યું આશ્ચર્ય પામી કર્યું શું કર્યું આશ્ચર્ય પામી આશ્ચર્ય પમાય છે વૈજ્ઞાનિક વાર્તા માનો નહીં માનો એમ આશ્ચર્ય પમાય છે કેવા કેવા કેવા થઈ બોલ્યા વગર નથી બોલતા એ પામશે એને નહીં પામે એના બી કારણો દેખાય છે કે જે ધર્મ માણસ જન્મ્યો મુસલમાનનો ધર્મ જન્મ્યો એ એની રીતે જ વિચાર કરવાનો ખ્રિસ્તમાં જન્મ્યો એટલે જે આગળ પાછળ સંજોગોમાં જ્યાં એનો જન્મ થયો એ પ્રમાણે વિચાર કરવાનો તો આ વિદ્રાંતનો માર્ગ કાં તો આટલું મોટું જે જ્ઞાનનો સમુદ્ર જગતને ખોળે અત્યારે આવ્યો એ જગતને કેવી રીતે પામશે અને સાપ તો નથી એ મોટું આશ્ચર્ય છે આટલો મોટો સમુદ્ર છતાં લોકો એને ભોગવાટને જોઈ શકતા નથી એના આનંદને પામી શકતા નથી એની નજીક જઈ શકતા નથી એની ખબર પણ નથી હોતી આટલો મોટો ગાળનો સમુદ્ર એ મોટું આશ્ચર્ય છે દાદા નાના નાના આશ્ચર્ય નું શું કરવાનું બીજી નાની બાબત હોય ને આપણે શેર કરી જાય મહારાજ આવું થયું अरे बहुत के साथ मुझे તમારી પછી જગત કલ્યાણની ભાવના આપણને બધાને છે અમને બધાને છે આપની કૃપા થકી એ ભાવના થઈ છે તો જગત આ જ્ઞાન જ્ઞાનરૂપી સમુદ્રને જાણે કે છે પછી સમજશે પણ જાણે એવું કેવી રીતે કરાય કે જગત આપનો જે જ્ઞાન રૂપી સમુદ્ર છે એ જાણે જાણે પછી આગળ વધે પણ પેલું જાણે એવું અમે કદર કઈ રીતે કરી શકીએ મનમાં ભાવના રાખવાની કે જગત પરિણામ એ ભાવના કાચા લીધી અને તમારે તમારે અહંકાર સિવાયની ભાવના

આવું વિજ્ઞાન જે પ્રગટ થયું છે એમને દબાઈ જવાનું નથી આ જે ચાર વેદના ઉપરી થઈને વિજ્ઞાન ફરે છે અને ચાર જે દાદા અમે જે મહાત્માઓ છીએ ને એમની રીત કોળ મોળો કે પાડો કચરો મારો એટલે ઠીક થાય ચૌદ વર્ષે પંદર વર્ષે પણ જગત જગત દેખાડશે ખરું એક જગત ને દેખાડશે ખરું જગત ને દેખાડશે ખરું આઠ માસ નો દેખાડ સહજ ભાવે કારણ કે એક પણ માણસ સંયમ હતો એક પણ માણસ સંયમ હતો સંયમ હંમેશા અહંકાર રહીત હોય કેવો હોય પેલો અહંકાર પાકથી થઈ એમ એ ખૂબ ખૂબ ઘણા પહેરી પાકલી થઈ એમ કેવું અમને અમે આ લોકસત્તામાં થોડું થોડું લઈએ છીએ તો ડભોઈ બોડેલી ઉદયપુર ત્યાંથી આવે છે કાગળો કે આ જે ની વાત કરી સંયમ એટલે શું સંયમ એટલે ઉમાકાંત એક હિતકર કરે કોકનો હિતકારી કરે છતાં તમે તમારો અભિપ્રાય તદ્દન જુદો જ હોય શું કહ્યું બે બે માં જુદો હોય એવી રીતે ન થઈ ગયું નામ કહેવાય તમારો અભિપ્રાય જુદો જ મકાન કોઈ ગાળું પડે તમારા વિષય આમ ના હોય શા માટે આવું આ શું જેમ જેમ બે માણસ લે હોય એવી રીતે વર્તે શું સંયમમાં વ્યવહાર માયા લોક કારણ જગત આખું ક્રોધ માન માયાથી માયા લોક થી આખું આવો ક્રોધ માન માયા લોક થી આખું બંધાયેલું છે જગત જી માત્ર અને એ જગત દુઃખ દે છે કચાયો જગત દુઃખ દે છે નિરંતર ભગવાન વિરુદ્ધ બીજું એ કસાર કસાર કર્મ ફળ છે કારણ કે એના કર્મના ફળ છે કર્મોદયનું ફળ કે આપે જે સંયમનો અર્થ કર્યો એ ઘણો ઉત્તમ છે પણ જગત તો સંયમનો જો છે આપે જે સંયમનો અર્થ કર્યો એ તો ઉત્તમ છે પણ જગત સંયમનો અર્થ કઈ બીજો જ કરે છે કે ઉપવાસ કરવો કંટ્રોલ કંટ્રોલ કોઈના ઉપર કઈ કંટ્રોલ કરવો પોતાની જે વૃત્તિઓ પર કંટ્રોલ કરવો હું બ્રહ્મચર્ય પાડું એ સંયમ થયો જગત એવું કે જગત એવું સમજે છે

સપાટ થાય છે ત્યાંનું છૂટતું નથી પડે અહંકાર સંયમ તો ચૂલો શીખવવો જોઈએ આ બધો ત્યાગ કહેવાય જે અહંકારે કરી કરવામાં આવશે બધો ત્યાગ અહંકારે કરી તો એક બે પરિસ્થિતિના અંતિમ છેડાઓ છે જે માણસ અતિશય ભોગ ભોગવતો હતો એ છેડા પર હતો જે માણસ અતિશય ભોગ ભોગવતો હતો એ એક છેડો હતો હવે એ માણસ અહંકાર કરીને બીજા છેડા પર જતો રહ્યો એ તો બે અતિ થયા એક છેડા પર ભોગ ભોગવતો હતો પછી કોઈ કારણસર એને સંયમ ને લીધે એના અહંકાર ને લીધે ત્યાગી પુરુષ થયો તો એ બે અતિ થયા તો એમાંથી એને પ્રાપ્તિ શું થઈ કશું ના છોડ છે પેલાનો રિએક્શન કામ લોકો પડી ગયો છે પકડી જાય કેમ નોટ <laughs> એવું થાય હા બધા છૂટ્યા તમે હા બસ આ બધા છૂટા મુક્ત રહ્યા એટલે આ સંસારથી મુક્ત થાય ગઈ રહી વાતાવરણ પડ્યું વાંકો વાંકો પૂરો થાય ત્યારે જોવાનું સવારી આવી ગઈ મન મન એટલે શું ચંચળ

સંયોગ જીવો મનોભિત જે કરે તે લોકો તમને અનુકૂળ ના આવે અભિપ્રાય જુદા થાય ને કોઈ ગુસ્સે થઈ ગયા મને ગમે નહીં ધ્યાન પડે નહીં એ સંયમ અભિપ્રાય જુદા પડી જાય એમ સંયમ પ્રકૃતિથી પોતાનો અભિપ્રાય જુદો પડી ગયો એમ સંયમ શું અને પ્રકૃતિ અનુસાર કરવું એ મનસમ સંસાર બરાબર એટલે આપણે સમય લગાયા આ બેઠવાનાથી સમજાય આ કાર્ય કરતા એમ લખો કરી એટલે મને આ સમજાયું નહીં કે આ બે દિવસમાં સમજાઈ ગયું કે બરાબર છે કારણ કે આ તો બધી અઘરી વસ્તુઓ જતો નથી ગઈ પણ મને આજે લાગ્યું કે નહીં બરાબર એવું છે ને આપણે સહજ રહીએ તો પ્રકૃતિ પ્રકૃતિ તો ચંચળ સ્વભાવ ની છે ના રહેવાય એનું કામ એવું છે એનું કામ એવું છે કામ એવું છે કે કરી શકે છે બહુ રહેવું નહીં રહેવાય છે મફતમાં થાય રહેવાય છે વગર મહેનત એને બહાર કાઢવું પ્રકાશ થશે બીજા શાંતિ જો એને પેલા લખવા મળ્યા લોકસત્તામાં નવીન ચમક તારીખ ચાર પાંચ વાગે મહાત્મા શ્રી કનુભાઈ ત્યાં વડોદરા સવારે મનની એકાગ્રતા ક્યારે આવે આવવામાં શું નડે છે ગ્રોસર એકાગ્રતા રેગ્યુલર એકાગ્રતા નથી રહેતી પાંચ દસ વીસ હજાર તો ના આવે એકાગ્રતા તો છે એ તો ભગવાને માયા મૂકી છે એને લીધે દાદા કે તમારા જેવાની પ્રભા સિવાય ને ભગવાને માયા મૂકી છે તો એને ખસાડવી પડશે ને એ તમારા જેવાની પ્રભા સિવાય તો શક્તિ લીધી ને આવી જાય કે ભગવાન ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ એમાં છે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં એકાગ્રતા રહે <laughs> અમે ક્યાં ભૂલા પડીએ છીએ તો સમજાવો